એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા કૃષ્ણ દીક્ષા પૂજા અને રાજન પણ વાર્તા સાંભળે છે આવો આવો કૃષ્ણભાઈ આજે તો આ જન્મ દિવસ છે ભાઈ ઓહો હો હો કૃષ્ણભાઈ તો બિલકુલ કાનુડા જેવા તૈયાર થયા છે સાંભળો સાંભળો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો દિગ્ગજ શાહની આ વાર્તા છે એમણે મને કહી છે અને હું તમને કહું છું ધ્યાનથી સાંભળજો ભાઈ વાર્તાનું નામ છે એક હતો રાજા એક હતો રાજા એ હતો ખૂબ જ જાડો પાડો રાજાનું શરીર એટલે હાથીના બચ્ચા જેવું જાડું પાડું રાજાને પોતાને પણ શરમ આવતી હતી હો રાજાને પોતાને પણ શરમ આવે કે હું આટલા મોટા રાજ્યનો રાજો છું અને મારું શરીર ખૂબ જ બેડોળ અને જાડું છે રાજાને ખાવા પીવાનો હદ બહારનો શોખ હો રોજ ખાવા માટે લાડવા તો ફરજિયાત જોઈએ જ જોઈએ જો ભોજનમાં લાડવા ન હોય તો રાજાને મજા ન પડે લાડવા સાથે બીજી પણ જાત જાતની વાનગીઓના ચટાકા લેવાનું રાજાને ખૂબ જ ગમતું તેલ ઘીથી લથપથ વાનગીઓ અને મીઠાઈઓ ખાઈ ખાઈને રાજાએ શરીરને ઢોલની જમ ફૂલાવી દીધું હતું રાજાનું પેટ તો ઢમ ઢોલ મોટી ફાંદ હતી ફાંદ રાજાની ફાન જોઈને બધા જ ખાનગીમાં હસતા હતા રાજાની મશ્કરી કરતા હતા રાજાને આ બધી ખબર હતી પણ તે પોતાના ખાવા પીવાના શોખને છોડી નહોતા શકતા રાજા પાછું કોઈ કામ પણ કરતા નહીં ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે ખાય પીને એશો આરામની જિંદગી જીવતા હતા રાજા તો રાજ્યના વિકાસના કામો કે પ્રજાની સમસ્યાઓ તરફ રાજા ખૂબ જ ઓછું ધ્યાન આપતા રાજાના બાપ દાદાઓએ એમની પાછળ લખ લૂંટ સંપત્તિ અને વિશાળ મહેલ મૂક્યો હતો એટલે રાજાને શાંતિ હતી કે હું કાંઈ પણ નહીં કરું તો પણ સાત પેઢી સુધી ધનના ભંડાર ખૂટવાના નથી કે રાજ્યને કોઈ હાનિ થવાની નથી રાજાના મંત્રીઓ સેનાપતિઓ સૈનિકો બધા રાજા જેવા જ હતા ખાય પીને રાજ્યની તિજોરીથી ધન ઓછું કરતા હતા રાજાની પ્રજા પણ ખૂબ જ ભોળી હતી એ પણ કાંઈ બોલી શકતી નહોતી પ્રજાનો અવાજ સાંભળવા વાળું કોઈ નહોતું ભાઈ એક દિવસ રાજા પોતાની ટેવ મુજબ જમવા બેઠો ભોજનમાં લાડવા શીરો અને ભજીયા હતા રાજાએ તો જલસા સાથે ભોજન કર્યું ખૂબ ખૂબ દાબી દાબીને ઝાપટું ઓ ઓ ઓ જેવું ભોજન પૂરું કર્યું અને રાજા ઊભા થવા ગયો પણ રાજાથી ઊભું થવાયું જ નહીં રાજાએ બૂમો પાડી અરે સાંભળો ચાર સૈનિકો આવ્યા ચારે જણાએ ભેગા થઈને રાજાને ઊંચકીને પલંગ ઉપર સુવાડ્યા રાજાથી પડખું પણ ફેરવાતું નહોતું આખા શરીરમાં ગેસ ભરાઈ ગયો હતો વાયુ શરીર ખૂબ જ જાડું થઈ ગયું હતું રાજાથી શ્વાસ પણ લેવાતો નહોતો રાજાને ગભરામણ થતી હતી રાજાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ તાત્કાલિક રાજ્યના વૈદને બોલાવવામાં આવ્યા વૈદે રાજાને તપાસીને કહ્યું હમણાં તો આ દવાની જે પુડિયા પૂછું તે લઈ લો મહારાજ થોડા કલાક પછી તમે ઊભા થઈ શકશો પણ શરીરમાં સ્ફૂર્તિ અને જોશ નહીં હોય તમારા શરીરમાં ખૂબ જ ચરબી ભરાઈ ગઈ છે શરીરમાં ગેસ પણ ખૂબ જ છે વાયુ થઈ ગયો છે આવતીકાલથી જમવામાં ખાલી ફળ અને દૂધ જ લેવાનું રહેશે અને મહેલની પાછળ જે તમારા ખેતરો છે એમાં એક મહિનો કાળી મજૂરી કરો તો તમારું શરીર પાતળું અને સ્વસ્થ થઈ જશે રાજા આ સાંભળીને ગુસ્સે થઈ ગયા પણ હાલત ખૂબ જ ખરાબ હતી એટલે ગુસ્સો પણ બહાર કાઢી ન શક્યા ધીમે ધીમે કહ્યું અરે વૈદરાજ શું બોલો છો મીઠાઈ વગર તો હું ભોજન જ ન કરી શકું જે દિવસે લાડવા ન ખાઉં એ દિવસે તો હું મરી જાઉં લાડવા વગર મારાથી જીવી નહીં શકાય મારું ખાવા પીવાનું બંધ ના કરો અને હું રાજા થઈને ખેતરમાં મજૂરી કરવા જાઉં એવા મારા ખરાબ દિવસ આવી ગયા છે વેદરાજ તમે ભાનમાં તો છો ને તમારે મારા રાજ્ય મારે એવું તો છે ને લો બોલો વેદરાજે સ્મિત સાથે કહ્યું હસીને કહ્યું હા રાજન આવતીકાલથી ફળો અને દૂધ જ લેવાના રહેશે અને ખેતરમાં કાળી મજૂરી કરવાની રહેશે હું સવારથી રાત સુધી તમારી સાથે જ રહીશ તમારી સાથે જ ખેતરમાં મજૂરી કરીશ હવે મહિના સુધી હું તમારી સાથે જ તમારો પડછાયો બનીને રહીશ અને તમને તાજા માજા અને તંદુરસ્ત શરીરવાળા રાજા બનાવી દઈશ એવું વચન આપું છું મહારાજ લો બોલો કચવાતા મને રાજાએ વેદની વાત માનવી પડી ભાઈ રાજાએ બીજા દિવસથી ફળ અને દૂધ ઉપર જીવવાનું શરૂ કર્યું ખેતરમાં વૈદરાજ અને બીજા મજૂરો સાથે કાળી મજૂરી કરવાની શરૂ કરી હો રાત્રે રાજાને ખૂબ જ થાક લાગ્યો રાજા ગસગસાટ ઊંઘી ગયા હવે રોજનો આ ક્રમ થઈ ગયો ભાઈ એક મહિનામાં તો રાજા ખૂબ જ તંદુરસ્ત થઈ ગયો એમના શરીરમાં ચરબી હતી એ બધી ઓગળી ગઈ પેટ સપાટ થઈ ગયું ફાંદ તો તદ્દન છૂ મંતર થઈ ગઈ રાજા જાડા પાડા અને બેડોળ હતા એની જગ્યાએ ખૂબ જ તંદુરસ્ત શરીરવાળા સુંદર અને પરાક્રમી રાજા લાગતા હતા એમના ચહેરા ઉપર ચોવીસે કલાક સ્મિત રમતું હતું હસતા રહેતા યોગ્ય આહાર વિહાર જમવાનું અને મહેનતના કારણે રાજાની જિંદગી બદલાઈ ગઈ ભાઈ મહેનત કરતા ને એટલે રાજાએ વૈદરાજનો ખૂબ ખૂબ આભાર માન્યો તો ભાઈ કૃષ્ણભાઈ મારા બાળ દોસ્તો આવી હતી આ રાજાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો આ વાર્તા તમે તમારા ભાઈ બન ને બહેનપણીઓને કહેજો પાછા આવો ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો